હે આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા આદિયા વાર્તા સાંભળે છે આવો આવો આદિયા બેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો ભૂલકાઓ વાર્તાનું નામ છે નાનું સરખું બીજ એક હતું ગામ આ ગામનો એક મુખી હતો એ બહુ સારો માણસ પણ આ ગામનો મુખી એક વાતે બહુ દુખી આ મુખી તો હતો નિસંતાન એને પોતાનું કોઈ બાળક નહોતું જે મોટું થઈને પોતાનું મુખીપણું સંભાળે અને પોતાના ગામની દેખરેખ રાખે એટલે આ વાતે ગામનો મુખી ખૂબ દુખી મુખીની એક જ ઈચ્છા કે એના મરણ પછી એવો કોઈ માણસ આ ગામનો મુખી બને જે ખૂબ સારો માણસ હોય કોઈ દિવસ લુચ્ચાઈ ન કરે એવો કોઈ સારો માણસ જો જડી જાય તો મુખી પોતાનું મુખીપણું અને પોતાની જમીન સંપત્તિ એને સોંપવા માગે એક સવારે વરસાદ વરસતો અટકી ગયો ત્યારે મુખીએ પોતાના ગામના જુવાન છોકરાઓને બોલાવ્યા અને કહ્યું છોકરાઓ આજે એક ખાસ દિવસ છે સમય આવી ગયો છે કે આ ગામનો નવો મુખી કોણ થશે એ હવે મારે નક્કી કરી લેવું જોઈએ અને એટલે હું તમારામાંથી કોઈ એક છોકરાને આ ગામનો મુખી બનાવી દેવા માગું છું મુખીની આ વાત સાંભળીને ગામના બધા છોકરાઓ તો ખૂબ ખુશ થઈ ગયા ત્યાં જ પેલા મુખીએ પોતાનો હાથ ઊંચો કરીને કહ્યું પણ સાંભળો તમારે બધાએ એ પહેલા મને ધ્યાનથી સાંભળવાનો છે બધા છોકરાઓ શાંત થઈ ગયા મુખી તરફ જોવા લાગ્યા મુખીએ છોકરાઓને કહ્યું હું તમને એક એક એક છોકરાઓને એક નાનું સરખું બી આપીશ ઝાડનું નાનું સરખું બી તમારે તે જમીનમાં રોપવાનું છે પાણી પાવાનું છે એની સંભાળ દરરોજ રાખવાની છે અને પછી મુખીએ આગળ કહ્યું બરાબર એક વર્ષ પછી આજના દિવસે જ તમારે અહીં પાછા આવવાનું છે અને મને બતાવવાનું છે એ નાનું સરખું બી કેવું ને કેટલું ઉગ્યું છે યાદ રાખજો બરાબર એક વર્ષ પછી એ નાનું સરખું બી કેવું ને કેટલું ઉગ્યું છે એ જોઈને હું તમારામાંથી જ કોઈ એકને આપણા સુંદર મજાના ગામનો મુખી બનાવી દઈશ અને આમ કહીને પછી તો મૂકીએ દરેક છોકરાની હથેળીમાં એક નાનું સરખું બી મૂક્યું ભાઈ ઢબુડો અને એના બધા ભાઈબંધો રાજીના રેડ થઈ ગયા બધા છોકરાઓ એકબીજાને કહેવા લાગ્યા એક છોકરો કે અરે મારી બહેને વાડીમાં બહુ સરસ ચણા ઉગાડ્યા છે એટલે મારી બહેન તો મને આ બી ઉગાડવામાં મદદ કરશે બીજો છોકરો કે મારી માને ખબર છે કેરીના ગોટલામાંથી આંબાનું ઝાડ કેવી રીતે ઉગતું હોય છે એટલે મને તો મા મદદ કરશે ત્રીજો કે મને કાકા મદદ કરશે એમને ખબર છે ઝાડવા કેવી રીતે ઉગે છે ઢબુડો તો બધાને સાંભળતો હતો પછી એ તો પોતાની મુઠ્ઠીમાં નાનું સરખું બી લઈને પોતાને ઘેર ગયો આ બી એવડું તો નાનું હતું જાણે કોઈ તલનો દાણો હો આદ્યા ઢબુડાએ પોતાની હથેળીમાં રહેલા એ નાના સરખા બીને કહ્યું મને તો એ વાતનું આશ્ચર્ય છે કે તું આવડું નાનકડું છે તે મોટું કઈ જગ્યાએ થઈશ ભાઈ માં મને મદદ કરીશ આ બીને હું ક્યાં રોપું અને કેવી રીતે મોટું કરું ઢબુડાની માં ઢબુડાની આ વાત સાંભળીને કે ઢબુડા હું તને કોઈ મદદ નહીં કરું આ કામમાં કેમ કે મુખી આ બી તને આપ્યું છે મને નહીં પણ એક કામ હું તને કરી શકું એમ કહીને ઢબુડાની માએ એક માટીનું વાસણ ઢબુડાને આપ્યું અને બોલી લે આ માટીનું વાસણ એમાં માટી નાખીને તું તારા નાનકડા બીને વાવી દે પછી તો માએ કહ્યું તે ઢબુડાએ કર્યું અને ઉપડ્યો તો નદીના કાંઠે વહેતી નદીમાં ઢબુડાએ થોડુંક પાણી લઈ અને માટીના વાસણમાં બી રોપ્યું હતું એના ઉપર છાંટ્યું પછી બી ઉપર વળી થોડીક ધૂળ વાળી અને માટીનો કુંજો સાચવીને પોતાના ઘરે લઈ આવ્યો ઘરે આવીને એણે ફળિયામાં એક સરસ જગ્યાએ માટીનો કુંજો મૂક્યો જેમાં પેલું બી વાવેલું હતું અને બોલો અરે મારા નાનકડા બી હવે તું મજાથી મોટું થા અહીં તને હું રોજ પાણી પાઈશ ખાતર નાખીશ અને આ જગ્યા પર તને ટાઢ ને તડકો પણ નહીં લાગે મારા નાના સરખા બી મને લાગે છે કે હવે તું રાજી રાજી હોઈશ થોડા દિવસો ગયા તો ઢબુડાએ તો જોયું કે માટીના કુંજામાંથી પેલું બી હજી પણ ઉગ્યું નથી એમાં તો એક નાનો કોટો પણ ફૂટ્યો નથી માટી પણ પહેલા દિવસે જેવી હતી એવી જ દેખાય છે ડબુડાને થયું કે માટી ઓછી પડી હશે એટલે તેણે બગીચામાંથી લાવીને બીજી થોડીક માટી નાખી અને બોલ્યો લે ત્યારે મારા દોસ્ત મારા નાનકડા બી હવે તો મજાથી મોટું થા થોડા દિવસો પછી વળી ઢબુડાએ તપાસ કરી જોયું તો બી ઉગ્યું જ નહીં બધું જેમ હતું તેમ એક પણ કોટો ફીટો નથી કે ઉગ્યું નથી આટલો બધો સમય ગયો બી ના ઉગ્યું દિવસો ને અઠવાડિયા પસાર થયા મહિનાઓ પસાર થયા પણ આપણા ઢબુડાનું બી ના ઉગ્યું તે ના જ ઉગ્યું ઢબુડો તો ખૂબ નિરાશ થયો પોતે આટલી બધી સાર સંભાળ રાખી હોવા છતાં પોતાનું બી ના ઉગ્યું ઢબુડો તો એ જાણીને વધુ નિરાશ થયો કે પોતાના બધા ભાઈબંધોના બી ઉગી નીકળ્યા હતા એક પોતાનું બી ઉગ્યું નહીં બધા છોકરાઓ પોત પોતપોતાના બીથી ઉગી નીકળેલા નાનકડા રોપાઓ વિશે વાતો કરતા હતા એક કે અરે મારો રોપડો તો મારો પગ જેવડો મોટો થઈ ગયો છે બીજો કે અરે મારો તો લીલો લીલો જાણે ઉનાળામાં પણ કોઈ ટેકરી લીલી છમ હોય ને એવો લીલો આ સાંભળીને ઢબુડો નિરાશ થયો પણ કાંઈ બોલ્યો નહીં મહિના પસાર થયા બધાના રોપડા મોટા ને મોટા થતા ગયા પણ ઢબુડાના બીએ તો એક નાનો કોંટો પણ ન કાઢ્યો બધાના રોપડા મોટા માટીના કુંજામાં આવ્યા પણ ઢબુડા પાસે તો પેલો નાનકડો કુંજો જ રહ્યો જે એની માએ એને આપેલો અંતે દિવસ આવી પહોંચ્યો જ્યારે બધા બાળકો પોતાના બીમાંથી રોપડા બની ગયા હતા એ માટીના કુંજા લઈને ગામના મુખી પાસે પહોંચી ગયા પણ ઢબુડો દુખી હતો એને પોતાનું બી ઉગ્યું નહોતું એટલે મુખી પાસે જવું જ નહોતું પણ એની માએ એને કહ્યું ઢબુડા તારે તારું ન ઉગી શકેલું બી લઈને મુખી પાસે જવું જ જોઈએ અને ગામના મુખીને બતાવવું જોઈએ ઢબુડો જાણતો હતો કે એની મા સાચું કહે છે ઢબુડો જ્યારે પોતાનો પેલો બી વાળો કુંજો લઈને મુખીના ઘરે પહોંચ્યો ત્યારે એને એ જોઈને ભારે નવાઈ લાગી કે કેટલા બધા નવા નવા રોપ છોડ બધા છોકરાઓ લઈને આવેલા છે આ બધા છોડના તો કેટલા નવા નવા આકાર અને નાના મોટા કદ છે અને વળી કેટલા બધા સુંદર પણ છે ઢબુડાએ પોતાની હથેળીઓમાં માટીનો કુંજો દબાવીને પકડી રાખ્યો અને કોઈને સંભળાય નહીં એમ બોલો મને માફ કરી દે મારા નાના સરખા બી હું એ ન જાણી શક્યો કે હું તને કેવી રીતે ઉગાડું અને કેવી રીતે ખુશ રાખું અને ઢબુડાએ હળવેકથી બધાની સામે પોતાનો કુંજો જમીન પર મૂક્યો અને એવી રીતે બીજા છોકરાઓની પાછળ સંતાઈને ઊભો રહ્યો કે ગામના મુખીયાને જોઈ ના જાય જ્યારે મુખી આવ્યા ત્યારે બધા છોકરાઓ શાંત થઈ ગયા બધા પોતપોતાના છોડ ઉપર રાજી હતા અને એમ માનતા હતા કે પોતાનો છોડ જ મુખીને ગમશે અને મને જ ગામનો મુખી બનાવશે આજે દિવસ આવી પહોંચ્યો છે મુખીએ મોટેથી કહ્યું હું જોઉં છું કે અહીં તો કેટલા બધા સુંદર સુંદર છોડવાઓ તમે લઈને આવ્યા છો મુખી તો ધીમે ધીમે ધીમે ચાલતો ચાલતો આગળ વધ્યો અને એક પછી એક બધા છોડવાઓને એણે સાવ નજીક જઈને જોયા અને અચાનક એ ઊભો રહી ગયો એક જગ્યાએ હો અને નીચા વળીને એક કુંજો ઉપાડ્યો આ કુંજો તો ઢબુડાનો કુંજો હતો ઢબુડો તો મુંજાયો ને ડરી ગયો હવે આ કોનો કુંજો છે મુખીએ પૂછ્યું બધા શાંત થઈ ગયા ઢબુડો ડરતો હતો મુખીએ ફરીને પૂછ્યું આ કોનો કુંજો છે ઢબુડાએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલો એ કુંજો મારો છે જે તમારા હાથોમાં છે મુખીજી બધાએ એક સાથે ઢબુડા તરફ જોયું કેટલાક છોકરાઓ તો હસવા લાગ્યા એ ત્યારે હસતા બંધ થયા જ્યારે ગામના મુખીએ ઢબુડાને પોતાની પાસે બોલાવ્યો ઢબુડો તો એવો ડરે એવો શરમાય કે વાત ના પૂછો તારું નામ શું છે મુખીએ પૂછ્યું જી ડબુડો મુખીએ એક ઊંડો શ્વાસ લીધો અને મોટેથી બધાને સંભળાય એમ બોલ્યો મેં આપણા ગામનો નવો મુખી પસંદ કરી લીધો છે અને તેનું નામ છે ડબુડો ડબુડો તો નવાય પાયમો હું કેવી રીતે મારાથી તો નાનું સરખું બી ઉગ્યું જ નથી અને ત્યારે ગામનો મુખી બોલ્યો છોકરાઓ એક વર્ષ પહેલાં આજના દિવસે મેં તમને દરેકને એક એક નાનકડું બી આપ્યું હતું મેં તમને કહેલું કે આ બીને તમે ઉગાડજો આ બીને અને આજે તમે બધાએ બી ઉગાડીને આવ્યા છો એમ પણ મેં તમને બધાને જે બી આપેલા હતા તે બી ક્યારેય ઉગી શકે નહીં એવા હતા એટલે કે તમને બધાને મેં એ બી ગરમ ગરમ પાણીમાં બાફીને આપેલા હતા બાફેલા અને ગરમ બી ક્યારેય ઉગી શકતા નથી એટલી પણ તમને ખબર નથી હવે તમે જ્યારે જાણ્યું કે તમારા બી ઉગતા નથી ત્યારે તમે બધાએ બીજા જુદા જ રોપા ઉગાડીને લઈ આવ્યા એમ તમે મારી સાથે બનાવટ કરી છે આ ઢબુડાએ એક જ મેં કહેલી વાત માની છે તેણે મને છેતરો નથી તેણે એ જ કર્યું જે મેં તેને કહ્યું એની સચ્ચાઈને કારણે જ આજે હું એને આપણા ગામનો મુખી બનાવું છું ઢબુડાએ ખોટું કામ નથી કર્યું લુચ્ચાઈ નથી કરી તમારી જેમ એનું બી નહોતું ઉગતું તો પણ એ પોતાના બીને ઉગાડવા માટે ખરા દિલથી મહેનત કરતો હતો માટે આજ ડબુડો આપણા ગામના મુખી થવાને લાયક છે તો આજથી આપણા ગામનો મુખી આ ઢબુડો હશે તો ભાઈ તમને બધાને આ ઢબુડાની વાર્તા સાંભળવાની મજા પડી ને ઢબુડો તો સાચો હતો એટલે મુખી બની ગયો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશું ભાઈ આવજો